ભગવાન આ બધું કરતા નથી ભગવાન તો ભગવાન જ છે મહેનત તમારી પ્રકાશ પ્રકાશ આપીશ કે પ્રકાશ ભગવાન બીજું બધું જી માત્ર નથી પોતાની જ પોતાનું પ્રોજેક્શન આપણે વાય દેશમાં વાય જોયેલી નહીં જોયેલી વાય વાય દેશમાં આપણે ચોર બોલાય પડાવે એટલે રાજા છે કેવું આપણને ગમે એવું કરવું જોઈએ એટલે તમે અહીંયા આગળ તમારા જ એક્ટર રિએક્શન છે વચ્ચે કોઈ કહેતો જ નથી આતુર ગાતો નથી દુખદારી બધી તમારી જ છે જીવન મરણનો ખેલ બધો તમારા હાથમાં જ છે મરવાનું તમારા હાથમાં જીવન હાથમાં જન્મવાનું તમારા સર્જન બધું તમારા હાથમાં છે વિસર્જન કુદરત ના હાથમાં છે જે સર્જન તો બધું કરો છે તમારા હાથમાં છે વિસર્જન કુદરત ના એટલે તમારે જે ખાવું હોય તે ખાઓ એ તમારા હાથમાં છે પછી વાયડી ચીજ થાય તો સંદાસ ના ઉતરે એ કુદરત ના હાથમાં હોય કુદરત તો ત્યાં આગળ ઈટા બધે છે આપણે એટલે આપણો હિસાબ છે વચ્ચે કોઈને ડખો છે નહીં સાચી વાત જાણીએ તો આપણને ફાયદો છે તો પછી ભગવાનને ભજીએ આપડે ભગવાન નાતા દ્રષ્ટા પરમાનંદી છે નજ્યાત કરે છે તમે જે કરતા લોકો બારણા ખોટા કાર્ય બારણા વસી કરે છે લોકો કે ખુલ્લા બારણા કરે છે એ શું કોઈ જોનાર નથી મને પણ એ જ બધી જ્ઞાન છે બધી તમારું પ્રોજેક્શન છે માટે કોકની સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ કરતા પહેલાં તમારે વિચાર કરવો છે કે મારી સ્ત્રી પર ખરાબ દ્રષ્ટિ કરે શું થાય એવો વિચાર કરીને દ્રષ્ટિ બગાડજો કોઈ સ્ત્રી છોકરીઓ જુએ ને છોકરીઓ પર વિચાર કરે આપણી છોકરીઓ જુએ ત્યાં શું થાય આપણને એવો વિચાર કરીને કાર્ય કરો તો ગપ્પો નથી આ જગત એનું ફળ આવશે બધું દર્શન કર્યું હોય તો ઇનામ આપવામાં આવ્યું હોય તો લોટરી ટિકિટ ઇનામ નહીં આપી દે અગર બીજી રીતે ઇનામ આપે ત્રીજી રીતે ઇનામ આપે સારી જોબ મળી જાય કઈ વેપાર કરો અને દસ શેર લે એકદમ ત્રણ એ પુણ્ય ફળ છે બધા અને પાપના ફળ પ્રાર્થ બે જાતના ફળ પુણ્યના ફળ અને પાપના ફળ લોકોને સુખ આપ્યું હોય તો ક્રેડિટ થશે એટલે પુણ્ય ફળ આવશે લોકોને દુઃખ આપ્યું હોય તો ડેબિટ થશે પાપ ના ફળ આવશે ક્રેડિટ હારું ડેબિટ હારું ક્રેડિટ ક્રેડિટ હે ક્રેડિટ સારું તું તો પેલું ડેબિટ બાંધું છું ચોપડી નહીં દેતી ચોપડી નહીં દેતી તારી ભૂલ કરે તે પેલા કામ ક્યાં મળ્યું એવું ના મંડાય આપણે ભૂલકાય કે આપણે તમને દોષી ભૂલકાય હું એક બીજી વાત પૂછું આત્મા આત્મા ફેલર કે જિંદગીમાં જન્મ જ નથી લીધો તો એને એને યોનિમાં કોને નાખ્યો આત્મા પહેલવેલા જિંદગીમાં જન્મ જ નથી લીધો તો આ યોનિમાં નાયકો આત્મા બંધાયેલો જ નથી આત્મા છૂટો છે નહીં કોઈ પણ વસ્તુ નવી હોય હવે એને પછી પાપ ને પુણ્ય ક્યાંથી થયું એ તો સીધું સ્વર્ગ એને પછી ધકેલાનું ક્યાં કોઈ પણ યોનિમાં ગયો કે શું નામ મતલબ જયંતિરામ જયંતિભાઈ બુદ્ધિ એ બુદ્ધિ નું સાધન અમુક હદ સુધી બતાવે છે અને એની હદની બહારની વાત છે એટલે આ તો જગત જ ઈશ્વરે બનાવ્યું નથી God has not created this world at all only scientific circumstantial evidence that the world is the puzzle itself puzzle થયેલું છે આ વિજ્ઞાન થી પોતે લોકો આવ્યો છે તમે હવે કરી ને તમને સમજાવું હા તમે પ્લેનમાં સત્યા ઉપર ગયેલા ને પ્લેનમાં બેસીને આગળ કોઈ જગ્યાએ ગયેલા કે નહીં ગયેલા તે પેલા ધુમાડા ઘણા દેખાય છે બધા તમારા પ્લેનમાં ના દેખાય છે પાછળ ના એ દેખાય પ્લેન નું એન્જિન હોય એના ધુમાડા હોય એ દેખાય આ વાદળ ધુમાડા દેખાતા રહે છે ઉપર જતા રહે વાદળ પાણી છે બરફ છે યોગ્ય વાતાવરણ મળી આવે તો પાણી થઈ જાય છે તૂટી પડે આ તો વિજ્ઞાન થી જગત ચાલી જશે ભેગું થઈ જાય ઉપર એસ ચૂવો અને નીચે વાતાવરણ તૂટી પડે એટલે તમને નામ લાગે કે આ વાયુ તો ગરીબમાં આ હરાશીર થઈ ગયો આ જગત વિજ્ઞાનથી ભૂતેલું છે માણસ જે બને છે આ બધા જીવમાં તો તૈયાર છે ત્યારે ફોર્મેશન તૈયાર છે તે બધા વિજ્ઞાનથી ભૂતેલા અને કોઈ ઘરના ઘરના કોઈ છે આ બુદ્ધિ બુદ્ધિથી બાંધી વાત છે આત્મા તૂટો જ છે આત્મા બંધેલો જ નથી પણ એ ભાન થવું જોઈએ કે હું બંધેલો નથી એવું આ તો લોક લોક સંજ્ઞા જીવ બંધેલો છે એવું એનું ભાન થયું છે એટલે બંધાયા કરે એ જ્ઞાન જ્ઞાનીની સંજ્ઞાથી છૂટી જાય આત્મા કે આત્મા મળતો નથી આત્માને કોઈ વાળી શકતો નથી આત્માને કઈ ઓલું નથી તો પછી યોનીમાં આવવાનું બંધ થઈ જાય જ્ઞાની પાસે તમારે મારી પાસે આવ્યા ને તો એક જ આવતા આવવાનું છે પછી બંધ થઈ જાય શું એટલે કશું કરવાની જરૂર નથી કરવાથી નથી ઊભું થયું ને આ તો લોક સેમ નથી આપણે લોક લોક જે હશે સુખમાં આપણી માન્યતા થઈ રામ બધી ઉભી થઈ ગઈ શું તમારું નામ જયંતિભાઈ હા જયંતિભાઈ હું જયંતિભાઈ છું એ સાચી વાત છે કોણ છો તમે નામ પાડ્યું છે આપણે તો આપણો નામ પાડ્યો છે હા નામ પાડ્યું છે પણ તમે ખરેખર શું છે ના જાણવું છે જાણવું છે હા ત્યાં સુધી તમે સેન્સિટિવ છો તો તમે રોંગ બિલીફ છે તમને કે તમારે તો સેન્સિટિવ તમારું નામ છે નહીં કે you are sensitive sensitive your name your name is sensitive not your self is sensitive હું આર યોર સેલ્ફ એ જાણવું ના જોઈએ હે તું જાણું છું બેન ના આપણે વાતો કરતા હોય સોલ છે આઈ ને બધા વાતો કરતા હોય ને એમાં હું જાણું કે એક આત્મા છે એક સોલ છું પણ ખબર નથી હતી તો પર્સનાલિટી આપણું દેખાવ આપણું સેક્સ સંસાર દ્રષ્ટિએ એના ભય જ નહીં થયું ભગવાન દ્રષ્ટિએ નહીં એવું ભગવાન દ્રષ્ટિએ તો મગજ દે નહીં there are two viewpoints to Maganbhai is relative view point થી મગનભાઈ રિયલ વ્યૂ પોઈન્ટ થી નહીં ને સઘન છે એવું લાગે છે ને ગુંચવાડા વાળું એવું છે તમને ગુંચવાડ કરો અભ્યાસ થાય ખરો ડોક્ટર કે તમે થાય હાથે કઈ બગડ્યું હોય તો કે ના ના બની હશે કોઈને એવું લાગે કે ધર્મ જ કર્યું છે તો માટે ગૂંચવાડો છે આ જગત જ ગૂંચવાડો the is the puzzle is અંદર ગૂંચવાડો બહુ એક પેલો ગૂંચવાડો સવાર થઈ જાય પછી ગૂંચવાડો બહુ નથી પ્રોબ્લેમ આવે નહીં કોઈ દાદા હજુ તો એવા ખાસ પ્રોબ્લેમ નથી આવ્યા હજુ નથી આવ્યા કયું જ માન્યા કરે છે નસીબદાર છે કે કે આપણું કયું જ માન્યા કરે છે નથી વાર મતભેદ પડતો વાઈફ બધું કયું કયું માને છે આવે છે જોવા દેવાનું જોવા દર્શન કરવા એવું નહીં બને નહીં કઈ થાય બહુ રહેશે દાદા પેલું રોજ કટકટ કરતું એને ના લાગે <laughs> અને કોઈ દાડો જો હવા નહીં બને ચાલવાની છે કે બદલીએ વાતો ના, ચાલો. વાતો આ ચાલવાની છે બદલીએ આપણે જોઈએ એમ બોલે. તમને ગમે છે આ વાતો હા, ગમે છે. Solution લાવતું છે એમ કહેવા માંગે છે. અને સર્વિસ છે કે બધી દુકાન દુકાન દુકાન જેનું સૂક્ષ્મ સૂક્ષ્મ વેટ બધું ખરાબ થઈ ગયેલું હોય બિલકુલ બિલકુલ હલકું થઈ ગયેલું હોય લાઈટ લાઈફ તે બધે યાદ આવે જે તો યાદ ના આવે તે બધે યાદ આવે યાદ લાવવાના પડે મેરે જાય ત્યાં કિરાત દાદા દેખાય દેખાય લોકો સપના બહુ દેખાય હજારો માણસો Ha ha ha. એને ત્યાં સુધી આ ફેરફેર કરીશું અનંતરતાથી ભટક ભટક કરીએ છીએ તો ભટકીએ છીએ કે આપણા હાથમાં પતંગની પતંગની દોરી હાથમાં ના હોય દોર છૂટો થઈ ગયો હાથથી અને પતંગ ગુલટ થાય શું આપણે કહીએ દોરી અમે દોરી તો ગુલાબ સાહેબ ક્યાં જાય આ તો દોરી પારકા હાથમાં અને કંટાળો ચિંતા ગમે એટલો પાઉન્ડ હોય ગમે તે સુખ હોય પણ આખો ઉપાધિ ત્યાં કરે તે પછી ઉપાધિને મટાડવા માટે દારૂ પીએ દારૂ કેટલો ચાર કલાક રહે પછી ઉતરી જાય અને ઉપાય સાચો ભાઈ સાચો ભાઈ કે નહીં તો ઘણા ભાઈ ઉપાધિ ભોગવવા દારૂ પીતા હોય છે ઘણા બધા કે છે ઉપાધિ ભૂલવા માટે દારૂ પીતા હોય છે ને હા એ રસ્તો નહીં બીજો રસ્તો ઘરે નહીં કરે દારૂ પીવે એટલે પોતાની મેર બેભાન દુઃખ યાદ ના આવે દેણું યાદ ના આવે એ બાજુ ભગવાન શું કે છે આ બેભાન તું છે ભણમાં આવતા આ બેભાન પણ બધું બેભાન કરે અત્યારે ભણ છે ને તેને બધું બેભાન છે એટલે જેટલું બેભાન થાય જે જેમ ભાન આવે તેમ માણસ થાય વધુ ભાન આવે તો દેવ થાય ઓછું ભાન થતું રહે તો જાગૃત થાય એટલે આપણે એની ભાન ખોઈ નાખીએ મનુષ્ય પણ એટલું જ છે તે ક્રિયાકારી છે આ તે સિગ્નેશન આપણે કર્મ બાંધી શકીએ કર્મ છોડીએ શકીએ અને બાંધીએ શકીએ બંને જગ્યા હતા જાનવરો બાનવરો મન સિવાય બીજા બધા દેખાય છે બધા જીવો કર્મ છોડે છે બાંધી શકતા નથી અને દેવ લોકો કર્મ છોડે છે બાંધી શકતા નથી નરગતિના લોકો કર્મ છોડે છે બાંધી શકતા નથી આ મનુષ્ય લોકો કર્મ બાંધે છે એટલે મનુષ્ય માંથી બધી ગતિ જવાનો અધિકાર જાનવર માં જાય નરગતિ માં જાય દેવગતિ ફરી માણસ માં આવે શાંતિ સજ્જનતા વાપરી હોય બધા લોકો આજુબાજુ કે ના સજ્જન પુરુષ જો પુરુષ સજ્જન છે અને જો દારૂ વાળી ટેવ ના હોય કોક દારૂ પીતો ઠીક છે ટેવ ના હોય દારૂ એ સજ્જન છે લોકો કે છે માટે અહીં ફરી માણસ માં આવવાનું છે લખી લોકો આજુબાજુ પૂછે છે કેમ સજ્જન પૂછે એવો ખરાબ હતા કે એ સીધા ન થવાનું હિન્દુસ્તાન ભેળસેળ કરે છે ઘી તેલ ભેળસેળ કરે છે એ બધાને ગાળો જેવો ફાયદો છે મેં કહ્યું એનું વિસર્જન તો થઈ ગયું છે જાનવર હકનું કઈ પણ પડે એટલું એ જાનવરમાં જવું પડે હકનું વાપરે તો મનુષ્યમાં આવે પોતાના હકનું પછી સ્ત્રી પોતાની હકની હોય બીજી વસ્તુ ત્યાં સુધી મનુષ્યનું કરવું અને પોતાનું સુખ બીજાને આપી દે કાંતિલાલ તમારે તમે શીખ્યા હો તો તમારું શું ત્યાં મને એમ થાય કે અમને અડચણ છે તો વધારે તમે બધા સુખ વહેતો વહેતી ખાઓ તમે આપો બીજાને તો તમે સુપર હ્યુમન કહેવાય આપણે એને ભોગવે ચાલતી પડે એનું તો સુપર હ્યુમન કેટલા સુપર હ્યુમન છે આદેશમાં વધારે આદેશમાં વધારે બેન પૂછે કઈ રીતે સુખ આપે તો સુપર હ્યુમન કહેવાય જે લોકો દાન આપે છે આ આપણો ફ્લેટ છે કોઈ બહારથી આવ્યો હોય જગ્યા ના મળતી હોય પછી કે છે મને પડી રહેવા દો આપણે એક રૂમ માંથી કાઢી આવીએ આનંદથી આપીએ પોતાનું સુખાપી ઓછું કરી નાખે અને હવામાન આપી દે તો એ સુપર હ્યુમન કહેવાય પારકા હારું જીવતો છે એ શું કહ્યું પોતાના માટે જીવતો ના પારકા માટે જીવતો એ શું કહ્યું ઇન્ડિયામાં ખરાબ કોઈ કોઈ ઇન્ડિયામાં બહુ ઇન્ડિયામાં કેમ ના પડે રસ્તા બહુ જાતના પોતે ભોગવી લે બીજાનું પોતાનું સુખ પોતે ભોગવે બીજાને પોતાનું સુખ આપે નહીં એટલે બીજા લઈ લે નહીં તો ત્યાં માનુષ થાય વ્યવહાર ચોખ્ખો હોય એ માનુષ ચોખ્ખો રહેવા લેવું જેવું બધું ચોખ્ખે કોઈને દુઃખ ના કરે એવું વ્યવહાર ભાઈ પોતે પોતાનું સુખ તમે તમારું સુખ કોઈને આપી દીધેલું એટલે શું ખબર પડે એવું યાદ ના રાખ્યું હોય એવું યાદ પણ ના રાખ્યું હોય યાદ રાખ્યું તું શું વાંધો છે એવું રહેતો વાંધો છે ખરાબ થયું તે યાદ રાખવાનું સારું થયું યાદ રાખવાનું સારું થયું એટલા માટે કે ફરી એવું કરવાનું મન થયા આપણને ખોટું થયું એટલા માટે ફરી ન કરવાનું મન બેસતા ના શાંતિ ની જરૂર છે પછી એ પછી શાંતિ ની જરૂર છે રાત તું જમવા બોલાયા હતા પેલી ભાઈ કે છે આપડે કોર્સરૂમ માં શું મજા એ પછી ઉપાધિ ભાઈ લેતી ના કરે છપ્પન વર્ષ uh, સુધી અરે પચાસ વર્ષ સુધી એના સંકળે ગયા હતા પાંચ લાખ રૂપિયા દર્શન કરવા ના મળે જ્ઞાની ગંભીર દર્શન સચિદાન જઈએ બીજા લોકોનું જોયું છે પોતાને બહુ નથી થયું હા તે તો પોતાને નથી ને તમે જાતે દુઃખ ને જોયેલું ને ઓળખાને જોયું હોય ને છે કે નહીં આપણે આ કરે કેમ ખબર છે દુઃખ તો જોયેલું છે ને ત્યાં જોયેલું નહીં જોયેલું કોને કેવું દુઃખ કોને દુઃખ કોને કેવાય એ કોને ના એ એકલી થઈ જતી હોય એમ લાગી ના જ એ દુઃખ બધું એકલી થઈ જાય હા એમાં એકલ હોય ને કે દુઃખમાં તો એકલ પેટું સારું ને દુઃખમાં તો એકલ પેટું સારું ને મગજમાં શાંતિ હોય મગજમાં શાંતિ હોય મગજમાં શાંતિ હોય એટલું શાંતિ મતભેદ પડતા નથી તારે બહુ નહીં થોડી શાંતિ જતી રહે છે એના કરતા પાણી ના મદદ કરે ને એની પણ પાણી ગયા પછી શું કરવું હવે હવે તો પાણી ગયા હવે શું કરવું પાણી ગયા પછી ઉપાય હોય છે સુખ ના થાય અને આ જે તમે સુખ જોઈ લીધું ને એ સુખ કહેવાય નહીં ને જેના જે સુખ પછી દુઃખ આવે એ સુખ એ કલ્પિત સુખ કહેવાય જે સુખ પછી દુઃખ આવે એ કલ્પિત સુખ કહેવાય કેવું સુખ તો સનાતન હોય સુખ તૂટે નહીં એટલે સુખ તમે જોયેલું છે જગતે આ તો કલ્પિત સુખ આ ઘડિયાળ બધી પડી જાય ઘડિયાળ ઘડિયાળે દુઃખ આપ્યું જે ઘડિયાળ શું આપતું છે ત્યારે એક હજાર ડોલર હજાર પાઉન્ડ લઈને જતો હોય રસ્તામાં મારી ટિકિટ લઈ ગયા તો દુઃખ ના થાય જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ ના થાય એ જગ્યા પરિકાર કે જ્યાં દુઃખ કોઈ જાતનું થાય હા એવું કહો છે એમનું સારું એવું કરી એ જગ્યા હોય ખરી જ્યાં દુઃખ કોઈ દુઃખ આવે જ નહીં હશે કે જૈન જૈન વૈષ્ણવ છે વૈષ્ણવ અને એ જૈન એ જૈન બેન સીરી તો હદો બોલ્યો એક પરાતી એક કાઢી દોડું બેસી હદો બોલ્યો જઈને જતા દોડ્યું આ બધી ભણગાર કરતા માથા ગોળા માથા બધી ગમે છે બધી વધારે વધારે થાય છે સંપૂર્ણ આ બધા વર્ગણ વર્ગ્યા નગમા વર્ગ્યું તે વર્ગ્યું સાસુ એકલી વર્ગી તો હારી પણ જોડે એકલી ફેરી આવી માસી આવું થવું ભાઈ આવું થવું કાકી આવું થવું કેટલી આવું થતી આવે જેમ તે આવું થતી આવે તારા જઈને બહુ હળવો ના મારી ભગવાન હળવો હતી શું નામ ભાઈ તમારું રમેશ રમેશ જે તને લાગે છે જે સમજાય છે ભગવાને કઈ સાલ બનાવી ખબર નથી એ ખબર નથી કે અચ્છા પણ ભગવાન બનાવી વાત તો હતી ને કોઈ કોઈ સાચી જગ્યાની વાત ખાલી કલ્પના કરું છું કલ્પના કરું છું લોકોએ વાત કરી છે ને કે ભગવાન બનાવી છે હા ભગવાને બનાવ્યું હોય તો પછી એની શરૂઆત તો થઈ જાય ને બનાવનાર બનાવવાની વસ્તુની શરૂઆત થાય ના થાય શરૂઆત થઈ ગયેલી છે ને અને શરૂઆત થઈ એટલે પછી એનો હેન્ડ આવ્યો ને આવે જે વસ્તુ શરૂઆત થઈ તેનો હેન્ડ આવ્યો ને આવે તો આ શરૂઆત ને હેન્ડ વાળી આ જગત નથી અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંત એટલે શરૂઆત તેની થાય નહીં હેન્ડ આવે નહીં એવર કેવું સમજાય છે અને લોકો ભગવાને બનાવ્યું એમ કે છે એ લોકો પાસે પૂછે છે તો ભગવાને કોણે બનાવ્યું આ લોજી બનાવ્યું પૂછે જો ભગવાને બનાવ્યું તો ભગવાને કોણે બનાવ્યું પછી છેલ્લા ના આવે એટલે તે આ તો વિજ્ઞાનથી પૂછેલું છે The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. આ પઝલ સોલ્વ થઈ જાય શું કેવાય શું નામ કહ્યું એને રમેશ ખરેખર રમેશ શું રમેશ ખરેખર શું કહ્યું ખરેખર ખરેખર રમેશ રમેશ હા રમેશ રમે છે એનું નામ ધણી નહીં ધણી હાથું કે રમેશ ના હાથે બે હાથે કોઈને છોકરો થતો ને કોઈને છોકરો નહીં કોઈનો એ છોકરો હાથો ધણી હાથો રમેશ હાથો કોઈ મામો થાય કોઈ કાકો થાય કોને ભાઈ થાય કોને ભતીજો થાય એ બધી કેટલી પ્રકારના એ બધું સાચું કે રમેશ સાચું રમેશ તારું નામ છે માય ને બીજ રમેશ તો આ કહેનાર કોણ આય હું પોતે આય હા પણ હું પોતે કોણ રમેશ રમેશ તો તારું નામ માય નેમ ઇઝ રમેશ એ મારો આત્મા હે મારો આત્મા આત્મા એ વાત સાચી આત્મા એ પણ આત્મા એટલે શું પણ તને અત્યારે રમેશ ને રમેશ ને અપમાન કરે તો તને વાંધો તું આત્મા થયેલો છે પછી તને શું વાંધો કે જો આત્મા થયો નથી જો આત્મા થઈ ગયો તો રમેશ વાંધો ના આવે બરાબર સમજ પડી જો તમે આત્મા થયો તો રમેશ ને ગમે થઈ ગયા તમને વાંધો નહીં જો રમેશ છે તો તમે આત્મા થયા નહીં શું કરીશું હવે બોલો રમેશ બોલતો નથી આત્મા આત્મા આત્મા પણ થવું જોઈએ ને એમને થયા વગર ચાલશે પછી રમેશ પછી ગમે તે કહેતા સર કદ by relative view point you are Ramesh by real view point you are આત્મા પણ તે આત્મા થવું જોઈએ થયો નથી નહીં વાર લાગે ને વાર લાગે કે છે વાર લાગે ને તો કે જલ્દી ન થવાય કે જે અનંત અવતાર થી થયા તો અદૃશ્ય કહ્યું નથી હજી અનંત અવતાર થી ભઠ્ઠી મન ભઠ્ઠી ક્યાં કરે વપાતું નથી બહુ વાર લાગે બેન પૂછે છે આત્માને ઓળખવા માટે કયા લક્ષણો જાણવા જોઈએ આત્માને ઓળખવા માટે કયા લક્ષણો જાણવા જોઈએ આત્માને ઓળખવા શું લક્ષણ છે ખબર નથી મને એટલે તમને પૂછી ગયો ગીતામાં કયા લક્ષણો કે બારે બારી શકાતો નથી આત્માને બાળીએ તો ગમે તે વસ્તુ બાળવા બળે નહીં તમે પડી ને અંદર પડી બેન પછી બીજું કયું બીજો ગુણ કયો પાણીથી પલળે એવો નથી કે શું એવા વોટરપ્રૂફ ને ફાયરપ્રૂફ તો ઘડિયાળે નીકળ્યા પછી એટલે લોકો સમજી ગયા ઘડિયાળ જેવો છે આત્મા તમે તને હાથમાં આપીશું ને ત્યાર પછી ગુણો તું ગુણો હવે તારે આત્મા તને પ્રગટ છે તને હવે ભાઈ ને તારે પ્રગટ કરવો છે ને મોક્ષ જવું છે ને મોક્ષે જવું છે ને જવું તો છે તારી બેન તો કહે છે બધું મને મળી ગયો મોક્ષ એવું મળી ગયો બેન કે છે કે શ્રીમદજી એ કહ્યું છે કે સદેહ જ મોક્ષ છે તો એવો મોક્ષ જોઈએ છે તો એવો મોક્ષ એટલો બધો એ તો એ જમીન છે મુંબઈ ની તે બહુ સરસ છે એવો મુક્ત મળે છે અહીં થોડો કાતે મળે અમે પાકું કરવા તો આવી જઈશું ત્યાં કરો આવી જઈશું ત્યાં આવી જઈશું આપણે છોડી દેવું છે દાદા બધું છોડી દેવું છે વેલું મોડું આ સંસાર સંસાર સંસાર સંસાર આપે તો એમ કહ્યું કે દીક્ષા વગર જ મોક્ષ મળે છે ના દીક્ષા ના આપીએ અમે દીક્ષા આપીએ છીએ તે ઘરમાં રહેવાની છૂટ આપીએ અને પેલા દીક્ષા આપે છે ઘેરથી ના જવાનું <laughs> અમે ઘરને રહેવાની છૂટ કારણ ઘરના માણસાના મનમાં દુઃખ થાય અને આપડે મોક્ષ થાય થાય નહીં એવું ઘરના માણસ સમાધાન તો જોઈએ ને નાચ્યા તો મોક્ષ થાય ભાઈ આ બધા કગાર મૂકીને નાચ્યા જઈએ આપડે ભાગી જઈને નથી કરવું પછી પછી તમે આજ્ઞા આપીએ તો ને ને આ લોકોને ભક્તિના પુસ્તકો આપજો કારણ કે આ સમજી શકે નાના નાના પુસ્તક કાઢ્યા છે જોઈએ ને છે કે જ છે બધા બધા બહુ જણ પાડી છે પણ તમે હમણાં બંધ રાખો ને હમણાં જતે મુંબઈ આવતા એટલે આપીશ તમને હમણાં બંધ રાખો બહુ મોહ નહીં બેન શું સગા થાય માર્ગ બધો હાથ નો બુદ્ધિ નથી બુદ્ધિ હતા ડબડાઈ માર્યા હતા બુદ્ધિ મૂકી દેવી છે એક બાજુ જેની પર આટલો વિશ્વાસ રાખ્યો તો આટલા બે બાજુ કેવું મને પૂછ્યું દાદા દાદા ખબર છે કે આ બાઈ કેવી છે દાદા આપ તો પુરુષ કહેવાય સંસાર આત્મપુરુષ નો હતો સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કરાવી ગયા અને ફેર મોક્ષે જતા ફરી મોક્ષે પહોંચાડતો ફરી વિશ્વાસ કરાય ગયા બોલો ચણા બાકી રાખી નથી આગળ <laughs> અત્યારે આ બધા જઈને છોડી દીધું તો આગળ પડી નહીં થોડું બાકી રાખીએ તો બે થઈ પડે મુંબઈ બધા જઈને છોડી દે ચાર મારા તીર્થંકર ગયા છે અમારે ખબર નથી પણ એ કયા વગર રહ્યા ને તો અમને ને બે કઈ દુકાન કરી દીધી બુદ્ધિ ને કઈ રીતે પહોંચી બુદ્ધિ બધી જાતનું બતાવે અત્યારે અહીં આવી તો બહુ સરળ હતા નક્કી તારી બેને હાથ સજે કાઢી પાકી છું આ બહુ ભાગી છું અમે ટ્રાય કરી જોઈ તમે નહોતા તો મેં થોડી ટ્રાય કરી એટલે બે ત્રણ વાર સમજ પડી મેં કીધું અહીંયા આપણું કામ નથી એમ એટલે કેવું પડ્યું મારે કે હું બહુ કઈ નથી જાણતો જે જાણું છું આટલું જ છે અહીંયા અગિયાર વાગ્યા સુધી બે સત્સંગ કરવા આમની સાથે આવીને અગાઉથી જબરું નહીં શબ્દ કેવો નીકળ્યો લખો હા મારો મારા મોડામાંથી વરા નીકળે દેહ મારો દેહ મને ગંધાય છે પછી બીજાનો દેહ મને ભેગો થાય છે દશા થાય છે ગંધાઈ કરું હે હા હા બસ him.